વેલાવો પૂછે છે કે આત્માનું શરીરમાં સ્થાન ક્યાં ગળી આત્મા જે શરીરમાં રહેલો તે શરીરમાં કઈ જગ્યાએ કયા સ્થાનમાં છે બધી જ જગ્યાનું સ્થાન છે એ ફક્ત માતાના વાળમાં નથી નખમાં નથી ઉગાડા દેખાય છે નખમાં નખ જે ઉગાડા દેખાય છે ને માતાના વાળમાં બીજું બધું બીજી બધું આપણે પણ કેમ પોતે ગયું પણ નથી ગયું કારણ અજ્ઞાન હવે હવે કરેલું ને અજ્ઞાન બહુ ખબર ને તારે તારે જ્ઞાન થઈ જાય અજ્ઞાન બહુ સાંભળે ત્યારે જ્ઞાન થઈ જ્ઞાન થઈ હિન્દુસ્તાન લોકો તો સાંભળ સાંભળ ગયું સાંભળ સાંભળ કરો જ્ઞાન થઈ ગયું જયારે પ્રિન્સિપલ લઈએ રણ લાગે તે સિદ્ધાંત રીતે તે કહેવાયું ખોટું લાગે એનો ટેસ્ટ કરીએ ખોટું લાગે વગેરે થોડું થોડું કરડું હોય સાચી બોલે એવું સાંભળેલું એટલે મોટા મોટા સંતપુરુષો જોડે કે આત્મા અંગુઠા જેટલો છે અને અંદર રહેલો છે એના ખોટા છે એટલે પ્રશ્ન લાગે છે દેશ ના બે ખોટા કહેવાના આ બધી બધા દાદા એવું હા એમને એમ કહે કે આપણે આજ સુધી બધું આવું કરેલું તેનો દોષો લાગતો હશે ને અજાણતા લાગે ને હોય છે ને સામ માણસ સમજે હા એ કરો કોઈ માણસે ખરાબ ઉપદેશ આપે જ નહીં ખોટો ઉપદેશ આપે જ નહીં બધું ઉપદેશ સાધના જાતે સામાન્ય લોકો તો સમજે નહીં એટલે પછી શું થાય એટલે સમજણ સમજણ મૂળ ખોટ પડી જાય પેલા પેલા કહ્યું હોય આ તમારા લોકો હૃદયમાં જે મન છે ને મન હા મનની એકાગ્રતા કરવા માટે સાધન કરેલું મનની એકાગ્રતા માટે આ સાધન દેખાડેલું ભગવાન કે લોકો ભગવાન બોલે તો એ ભગવાન બોલે એટલે આ લોકો એકાગ્રતા કરે ને શાંતિ રહે એ હેતુ માટે કરેલું મને એકાગ્રતા ના હેતુ માટે નહીં સારા હેતુથી કરેલું પૂરી સમજતી કહેલું લોકોને એમને સમજણથી કહેલું કારણ કે જ્ઞાનની બાબત તો બહુ વેદાંત જાણી નથી જ્ઞાનની બાબત તો વેદાંત પણ જાણી નથી ઉપનિષદો જાણી નથી ઉપનિષદો જાણી નથી વેદાંત ચાર લખી ગયા ને ત્યાર પછી બોલ્યા કે ધીસ ઇઝ નોટ ધેટ ધીસ ઇઝ નોટ ધેટ નોટ ધેટ ધીસ ઇઝ નોટ ધેટ પુસ્તકમાં જ્ઞાન જ નથી પુસ્તકમાં શું નથી જ્ઞાન એટલે બહુ ઓછી રીતે જ્ઞાન પામેલું જ્ઞાન પછી આ મન દેખાડે એમનું નામ કામ સમજે એટલે એ લોકો ખોટા માણસો નતા એ તમે તમે ખોટું કહ્યું હોય ભગવાન આવાજ છે નામ છે નહીં છે પણ એ કહેવાનો અવાજ એટલો કે એ રીતે ચિત્ત એકાગ્રતા કરે છે ચિત્તની એકાગ્રતા રહે તમને કયું હાથું લાગે બોલો અંગીઠા વાળું બોલું આપે તો લાગે ખુલ્લી થતી નથી ખુલ્લી થતી જ નથી તેથી કહીએ દસ લાખ દસ વર્ષો જ્ઞાની પુરુષ હા તે આવું ખુલ્લું થાય

ખોટી વાત જે પકડી રાખી જરી પડી છે કરે છે અને આ વિજ્ઞાન ગૂંચવાડો બંધ કરી દે વિજ્ઞાન ગૂંચવાડો બંધ કરી દે તારે શાંતિ થાય શાંતિ થાય દાંતો ઉપર ગુંજાળ ઉભો બને આ આત્મ સાક્ષાત્કાર કે છે શું છે આ આત્મ સાક્ષાત્કાર કે શું છે આત્મ કે છે પૂછે કે આત્મહત્યા શું છે બોલા કે એમને આત્મહત્યા કે છે થવો જોઈએ શબ્દ તો શબ્દ છે હા સાક્ષાત્કાર થયો બોલે જ નથી સાક્ષાત્કાર થયો બોલે જ નથી dan mutum ɗaya ne zai zo da ɗauko da da dole yanzu da masu zaune da ya kan kanye ne da ke kirayen da ya tsaye da ya ne da ke da ya ne da ya ne da ya ne da ya ne da ya ne થયેલી તો આપણે સાક્ષાત તો શું એ પૂછવાનું એના તે જ ને કેમ કોઈ થયો નથી એ બોલે છે બધા મારે છે ને આટલું સાક્ષાત્કાર શું શું છે આટલું કેવી રીતે થાય ના પણ ગૌચિક આત્મા સાક્ષાત્કાર વસ્તુ જ નથી ને થયો નથી એ સાક્ષાત્કાર એ બોલતા નથી એ નથી એ પોતે જ છે પોતે જ છે એટલે ગુણા જે મને મળ્યો તો નથી જે મને મળ્યો એ બધા બધા મળ્યો મળ્યો ભગત ભક્તો તરીકે સાચા હતા ભક્તો તરીકે સાચા હતા બે મત નહીં સાચો સાચો કૃષ્ણનું દર્શન થયું કૃષ્ણ ભગવાનના દર્શન થતા કૃષ્ણ ભગવાનનું દર્શન થયો એ કેવું છે મને મળ્યો મને મળ્યો એટલે એટલે મને એમ છે કે મને મને મળ્યા પણ એ શું થયું એમને શું જોયું એમને જોયું શું થયું કે આત્મસાક્ષાત્કાર કરે એવું જે કહે છે તે સમયે મીણાએ કહ્યું કે નરસિંહ મહેતાજીએ કહ્યું કે એમને તે શું જોયેલું અંદર અંદર મૂલ્ય વાળા ભગવાન ને બેઠા વાસ્તવમાં એને કલ્પિત કહેવાય હા એટલે એને આત્મા સંસ્કાર ચગવવાનો દાદા ભગવાન દેખાય છે અમને આંખ બંધ દાદા ભગવાન દેખાય છે આંખ બંધ કરીએ તો દાદા ભગવાન અમને દેખાય છે દાદા ભગવાન આપણે જોયેલા જ છે દાદા ભગવાન તો જોયેલા જ છે જોયા વગરની વાત <laughs> જેવા જેવા છે એવા દેખાય છે ફોટો જોયો ને તેવા દેખાય છે સાક્ષાત્કાર થયેલો છે દેખાય છે મોટી મોટી બધું હાથે ઉદ્દેશ ને કઈ છે કેવા બધા જોયેલું એટલે કાંઈ કલ્પિત બધું કલ્પિત કહેવાય બધું કલ્પિત કયા બધું બધા મોટા મોટા શાસ્ત્રો હોય મોટા મોટા સંન્યાસી હોય સાધુ હોય બધું કલ્પના સાચી છે ये बात है हमने क्यों ने आप तो भगवान सब છો આપ તો ભગવાન સબ છો તો સાચું શું છે એ કહો સાચું આ જગત જગત હતું નહીં સત્ય જગત રિલેટિવ સત્ય છે શું છે રિલેટિવ સત્ય પાસે રિયલ સત્ય જ્ઞાની પાસે જ્યાં ગૂંચવાયો ન હોય જ્યાં ઉપાધિની નહીં સમાધિ લાગે ઉપાધિની નહીં સમાધિ લાગે બાર સમાધિ હોય તો ઉપાધિ લાગે બહાર સમાધિ હોય તો ઉપાધિ લાગે બહાર સમાધિ હોય તો ઉપાધિ લાગે હોય ને ઉપાધિ હોય તેની સમાધિ રહે

મૃત્યુનો ભય જાણવા નથી કહેવાય તો એનો આપણે સમાધિ નો માર્ગ જાણવો નથી કરવા હા તો પાકું કરવા શું કહ્યું તારો મિત્ર જ્યાં ભાઈ રહેશે યાદ આવે મિત્ર નથી પડતી ના અમર થયા પછી અમર રહેવાનું છે પછી એની મૂર્તિ લોકો લોકો મૂર્તિ પણ હું જાણું તમે કરી દીધું દાદાની ચરણી કરે છે

ઘરે પછી જુદી થાય ફેર પડે કેટલાકમાં આત્મા દેખાય હોય છે આત્મા દેખાય દાદા ને પણ દેખાય દાદાને પણ એમનો બધો આત્મા જીવ દેખાય છે ને દાદાને પણ દાદાને એમના બધાને આત્મા દેખાય છે ને પૂછે છે જેટલા પ્રમાણે પણ આપણે કહેવું છે આનું સર આપણે જેવું જોઈએ કે પહેલા તો એનું બે નું દર્શન થાય પછી વૃદ્ધાત્મક ધ્યાન જોઈએ પછી આપણે ઉપયોગ મૂકી દે વૃદ્ધાત્માનો ભાવ કરીએ કે વૃદ્ધાત્મા છે આ બે વૃદ્ધાત્મા છે તો એ રીતે જોવાનું બરોબર છે એ રીતે જોવાનું બરોબર છે એનું શરીર દેખાય પછી ભાવના

ઉપર બફિંગ કરેલું હોય એના જેવું દેખાતું હોય તો આપણે આમ ફૂલ જોઈ દેવું હા રાઈટ વેટ બધું બધું લક્ષણ જાણે બધા લક્ષણ જાણે લક્ષણ જાણે લક્ષણ બધું ઓળખો એક જન અનુભવ થતો જાય તેમ તેમ લક્ષણ લક્ષણની ખબર પડતી જાય વસ્તુ જાણે જ આત્મા જાણે બધું લોકો કોઈ મોટા સંત પુરુષ આવ્યા હોય સુધી ભેગી કરતા હોય એ લોકો ભગવાન આવ્યા બધા ચમત્કાર કરે છે શું શીખે છે ચમત્કાર કરે બધા લોકો બધા ચમત્કાર કરે છે શું શીખે છે ચમત્કાર તમે જોયો નહીં બધા અમે જોયો નથી પણ સાંભળ્યું છે તમે કેમ ગયા છે કેમ ગયા છે ચમત્કાર નહીં ના તો ચમત્કાર કોઈ જોઈએ છે તમે લોકો વાતો સાંભળી એને જેવી વાત છે વાહ વાહ મળી છે બીજા ચમત્કાર છે બીજા ચમત્કાર છે કે બાળકોને ગોળીઓ આ કુસંગીઓને સત્સંગીઓ લાવવા માટે કઈ એના એને બુદ્ધિ ભ્રમ થઈ જાય એવું કઈ દેખાવું પડે એટલે દેખાવું પડે એને ગાંઠે નહીં

પછી કાગળની કરીને જગ્યા બનાવે રામ મંત્ર શ્રદ્ધા બેસી જાય સમજો વાત કરી આપો રાખોડી કાઢે ગળિયા કાઢે લોકો આકર્ષાય છે અને વધારે માનતા થાય છે સારા સારા જ ભાતી માર્ગે હવા હોતી નથી ખોટી માર્ગે હવા એ ખોટું જ છે ચમત્કાર ખરો ચમત્કાર હોતો નથી અને હોય તો ચમત્કાર બિદાડે ડિવેલ્યુશન ના થાય સાથે સમજતા હવે ડિરેગ્નેશન ના થાય ત્યારે પણ ડિવેલ્યુશન ના થાય ત્યારે પણ ના થાય હવે કહે છે કે ગયા ગયા આપણા મનની વાતો જાણી લેતા હોય છે એ ચમત્કાર નહીં છે આપણા મનમાં શું છે એ જાણી રહ્યો છે બધા તમારા મનમાં આમ શું કહીને એ હાર્ડને પ્યારી હતી હાર્ડને પ્યારી ગયું બરાબર તો જ્ઞાન ને એનો સંબંધ ખરો દાદા જ્ઞાન ને એનો સંબંધ ખરો ના આદિવાસી બોલી આદિવાસી બોલી હા તો ત્યાં બને હાજરી ચોરીથી અને જ્ઞાન ચોરીથી છે હાજરી ચોરીથી હાજરી ચોરીથી એટલે શું પૂછે છે હાજરી ચોરીથી એટલે શું બહુ લોકો માટે સરળ વિચારો ને પહોંચવાનું બહુ તમારે ના હોય બહુ આવું બધું વિચારને પડઘા પડી જાય વિચાર પડઘા પડી જાય ખૂબ દૂર ગયું એ સંતપુરુષો ને આવે સંતપુરુષો ને ને તેના મેસનોઇઝમ મેસનોઇઝમ કરે છે ને મેસનોઇઝમ જ્ઞાન ની પૂર્ણતા થાય ત્યારે એટલે બિલકુલ ચોખ્ખું જોઈએ જ્ઞાન ની પૂર્ણતા થાય તો હૃદય બિલકુલ ચૂકું થઈ જાય હૃદય ચૂકું થઈ ગયા પછી જ્ઞાન ની પૂર્ણતા થાય મંગળે પૂછે છે એમાંથી હું શું કરું ના જ્ઞાની પૂર્ણતા થાય તો હૃદય મેળું હોય હોય ખરું મેળું જ્ઞાન એટલું બધું એટલું બધું દેવા નથી એક મેળું હોત તો કર્મ ખપાવવું પડે પાછા બરાબર ધ્યાન વસ્તુ અલગ છે તમને ધ્યાન તો તમે જાણો આત્મા થઈ ગયા કે થઈ ગયા બેમાંથી માલ તો લઈ તમારા ભાઈ પૂછે છે બંને માંથી ઊંચું ગયું ભાઈ પૂછે છે બંને માંથી ઊંચું ગયું જ્ઞાન પ્રાપ્તિ છે છે જ્ઞાન પરિપૂર્ણ છે કે હવે ચૂકવું રહ્યું છે જ્ઞાન પરિપૂર્ણ છે નહીં થાય આવતો रूट कॉज आत्मा रूट कॉज रूट कॉज आत्मा है रूट कॉज નથી ये आत्मा आत्मा परिपूर्ण है ये मुश्किल है तो फिर बोल वो परिपूर्ण आत्मा बिल्कुल आत्मा परिपूर्ण है ज्ञान में हाँ ज्ञान परिपूर्ण तो પછી આપ્યું છે ને જ્ઞાન પરિપૂર્ણ થયા પછી ફરી જન્મ લેવો પડે બાજુ भाई जैसे मन परिपूर्ण થયા પછી ફરી გან ન લેવો પડે આમ એ બદલે બદલે બદલે تاک્યો એ સંપૂર્ણ બોલા ધન્યવાદ દ્વારા આત્મા તો શુદ્ધ થઈ જવાનો પછી કર્મો કે કે ભાઈ કે આત્મા તો શુદ્ધ થઈ જશે પછી કર્મો કે કે ભાઈ આત્મા શુદ્ધ થઈ ગયો હોય તો એ કર્મો કે કે નથી નવસારી જવા માટે પુના જઈએ નવસારી જવા માટે રસ્તો આપણને જોડ્યો નહીં પુના પણ ગયા પુના પણ ગયા ત્યાં જવા આપણને કોઈ માણસ મળ્યો પછી આ રસ્તો તમે હા ખોટો થયો અને રસ્તો બધો આપણે દેખાડો તમને બહુ માટે તમે ખરેખર થાય કે આ બધો ખોટો છે નવસારી આ બાજુ છે જ્ઞાન થાય બધું પછી ચાલુ તો પડે ને ચાલવું પડે જ્ઞાન થઈ ગયું માટે ચાલે જેટલું ગયા હોય એટલું પચાવવું પડે ને જેટલું વિજય ગયા હોય એટલું પચાવવું પડે જ્ઞાન થયું માટે જણા કે તમે બહેરો ચાલે ને બેસી ગયો ચાલે જ્ઞાન થયું બહેરો ચાલે ના ચાલે પછી

નવસારી જવું તો પુના આવ્યા મહાન થઈ થયું તો પછી પછી શું કરવું પછી શું કરવાનું નવસારી જવા માટે શું કરવું નવસારી જવા માટે શું કરવાનું આપણે આપણે નવસારી જવું હોય તો નવસારી જવું તો નજર છે આપણે તે માર્ગમાં બહુ ચીજો કોઈ સિદ્ધિ થાય કારણ બધી શુદ્ધ થઈ ગયા પછી જેને જ્ઞાન થાય બધું બહુ સિદ્ધ થયા પછી પછી વસ્તુ રહે નહીં આવે જ્ઞાન થાય itu pasti punya caranya આક્રમિકમાં તો સીધું કોઈ ચોરી ના કરતો હોય મીઠું બોલતો ના હોય હિંસા કરતો ના હોય બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય કરતો ના હોય પરિગ્રહ ના રાખતો હોય બધા જેટલા અવતાર કરો एक माल મનુષ્ય ઉત્તર પછી મનુષ્ય ઉત્તર ઘરે કરો હા સબ્જન હોય તો મળે લોકો લોકો પૂછીએ આપણે કેવા હતા પૂરું કર્યું સારા કામ કર્યા દેહ એટલે કેમ શું કર્યું બહુ સારા સુપર હ્યુમન સુપરમેન બહુ બધા ભૂલ કરવાનું એ એ મુજબ દેવ ગતિ એટલે એમાં શું થતું હશે એ મોક્ષ તો

આપણે ત્યાં લોર ગતિ એવી જવું અને બે ગતિ જવું નથી એ રસ્તો બતાવો પૂછ્યું ભાઈ નવો રસ્તો બતાવો ભાવ જોયો તમે હજી સ્ટેટ લાઈન જોઈ છે અત્યારે બધું ચાલે દાદા અને અંદર શાંતિ રહે તો જાણો કે આપણે અસર મારવું પડશે શાંતિ રહે તો જાણો કે અશાંતિ નો થાય તો આવતા રહેવું અશાંતિ થાય આવતા રહેવું શાંતિ ના રહે તો અહીંયા આવતા રહેવું આપણે સમય ખોટી થઈ જાય આપ વ્યક્તિ રાખી દે અમારે આપ વ્યક્તિ કરી દીધી એ તો કોર્સ આપો કે છે તમારી પેલું ક્ષણિક આ દુનિયાના તપાસ કરવા જઈએ કઈ કોઈ કહે કોઈ એવો છે કે જેને કામ સુખ ના જતું હોય હવે સારી લીધા પછી પણ ભૌતિક ની બહુ ઈચ્છાઓ રહ્યા કરે છે એનો અર્થ એ કે આપણે નથી લીધા પછી પણ ભૌતિક સુખોની ઈચ્છા રહ્યા કરે છે તો એનો મતલબ એમ થયો કે આપણે જ્ઞાન બરોબર નથી રહ્યું મોટો ગાડી મન થાય થાય એવું તો પેલી જોતી શીખવાની ઈચ્છા યાદ છે પહેરેલો હતો ફરી પહેરવાનું મન <laughs> इच्छा है એનું કારણ શું એનું કારણ શું એનું કારણ ઈચ્છા બે પ્રકારની એક ડિસ્ચાર્જ ઈચ્છા અને ચાર ઈચ્છા ડિસ્ચાર્જ ઈચ્છા થયા કરે ચાર ઈચ્છા ના થાય એટલે આપણા જે થાય તે દુષ્ટા થાય તે દુષ્ટા ઈચ્છાઓ બધી બીજું નવી ઈચ્છા ઉભી થાય નહીં એની બીજી સત્યની ઈચ્છા થાય તેને અમારે ના ના કહેવાય અમને પૂછતી અમે કહીએ છીએ અમને પૂછીને પડી જાય બધા પૂછીને પડી જાય મતલબ પરફેક્ટ ફરેજી હોય નહીં વિજ્ઞાન ફરેજી હોય નહીં વિજ્ઞાનમાં ફરેજી સમજુ માણસ હોય તેમ ફરેજી એક જ સંબંધમાં વિશેષ લગ્નમાં અને અમુક નિયમ રાખ્યો જે કે દર્દ થયું હોય તો દવા પીજો દર્દ થયું હોય તો દવા પીજો એ તો હતું दस पाँच दिन ભાઈ કે છે તાવ આવ્યો હોય તો દવા બીજો તાવ ના પડ્યો હોય દવા પીવી જ નહીં ભાઈ કે છે કે આપણે દર્દ થાય જોઈએ જ તાવ આવે એવું જોઈએ જ નહીં તાવ આવે જ એવું કરી આપો કે આવે જ તાવ તો આવે જ પણ તાવ આવે તો દવા પી લે વાંધો નહીં પણ તાવ વગર દવા આપી લે છે એ ભૂલ છે દવા પી લે આટલું અંજામી ને સમજવા જોઈએ બાકી વિજ્ઞાનમાં સતત કરવી ના હોય માં કરવી ના હોય વિજ્ઞાન લખતા નથી આવતું ને વિજ્ઞાનમાં આવે એટલે તમે તમને ખબર પડી ગયું તાવ દવા પીવી સંસારમાં દાદા ઘણી ઘડી તાવ આવ્યા કરે પણ સંસારમાં ઘડી ઘડી તાવ આવ્યા કરે ઘડી ઘડી તાવ ના આવે એમ ના પીવું તાવ ના આવે દવા લેવાનું તમે તાવ છે તાવ આવ્યો છે એવી ખાલી છે એ પણ સમજતો હોવી તાવ છે તાવ આવ્યો છે ખબર પડે તો જેની દવા ખબર પડવી જોઈએ કારણ કે દવા છે હા તો પછી એને ખબર પડી છે કે આની દવા છે પણ ખબર પડવી જોઈએ ને આ તાવની આ દવા છે હા એને ખબર પડવી જોઈએ ને ખબર ના 你不要有四十多岁，一个二十几岁，对吧？他这样子都很多，有有有那个，有那种，比较合适，年龄啊，年纪，好讲的。 નથી કલ્પ્યો નથી એટલે અપૂર્વ છે પૂર્વે આવું સાંભળવાનું નથી આવ્યું અપૂર્વ છે અપૂર્વ 경. 네. 네. 섹시라는 경, 섹시라는